એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો મિત્રા જ વાર્તા સાંભળે છે અને એની સાથે એના બેન ભક્તિબા પણ આ ઠાવકું મોઢું રાખીને વાર્તા સાંભળે છે ને કાંઈ ઓહો હો હો હો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને પૂર્વી દીદીએ લખેલી વાર્તા કહેવાનો છું હો ભાઈ આ એમણે મને કહી છે હું તમને કહું છું સાંભળજો વાર્તાનું નામ છે વરસાદનું પાણીનું ટીપું અને ઝાડની ભાઈબંધી એક હતું ઝાડ ઝાડ તો ખૂબ જ લીલું લીલું અને ઘટાદાર હતું ઓ ભાઈ બધા પંખીઓને આ ઝાડ ઉપર રહેવાની ખૂબ જ મજા આવતી બોલો કેમ કે આ ઝાડ બધા પંખીઓને વહાલ જ એટલું બધું કરતું હતું ઝાડ બધાનું ઘર હતું હો પણ એક રાતની વાત છે હો ભાઈ એક રાત્રે ધોધમાર દે માર વરસાદ પડ્યો હો ઝાડ તો આ વરસાદના પાણીથી આખે આખું ભીંજાઈ ગયું હતું આખે આખું પલળી ગયું હતું થોડીક વાર થઈ અને વરસાદ બંધ થયો આ વરસાદ બંધ થયા પછી ચોખ્ખા ચોખ્ખા થઈ ગયેલા ઝાડના પાંદડાઓ ઉપર કેટલાય નાના મોટા વરસાદના પાણીના ટીપા લટકવા માંડ્યા હો ભાઈ હા તમે બધાએ પાણીના ટીપા જોયા છે ને હા એક ગોળ મટોળ નાનકડું ટીપું એક મોટા અને લીલાછમ પાંદડા ઉપર બેઠું બેઠું ગેલ કરતું હતું મસ્તીઓ કરતું હતું ટીપુ તો ઘડીક પોતાની આંખો ચોળે અને આમ તેમ જુએ ઘડીક પોતાની આંખો ચોળે અને આમ તેમ જુએ પોતાની વળી પાછી આંખો પટપટાવે ઝાડના પાંદડા ઉપર બેઠું બેઠું દિવસ ઉગવાને હજી વાર હતી ઓ ભાઈ સૂરજ દાદા તો હજી પથારીમાં બેઠા બેઠા બગાસું ખાતા હતા એટલે સવાર હજી નહોતી પડી <laughs> વરસાદ વરસ્યો હતો એટલે બધે ભીનું ભીનું હતું હવામાં પણ વરસાદના કારણે બધે ભેજ હતો હવા તો ભીની ભીની થઈ ગઈ હતી પણ આ વરસાદનું પેલું ટીપું હતું ને એ તો પાંદડા ઉપર બેઠું બેઠું રમતો કરતું હતું આ ટીપું તો એવું સુંદર મજાનું હતું કે પવનને તેને રમાડવાનું મન થઈ આવ્યું બોલો પવન તો ઘડીક તેને આમ ફૂંક મારે ફૂંક મારે ને ટીપું તો દડબડ દડબડ દડીને પાંદડાને એક છેડે જાય વળી પાછી પવન બીજી ફૂંક મારે બીજી ફૂંક મારે અને વરસાદનું ટીપું ખીલખીલાટ કરતું ઝાડની બીજી ડાળીએ જાય આમ પવનમાં ઘડી કે એની કમરેથી વાંકું થાય ચૂંકું થાય વાંકું ચૂકું થાય ને એમ બીજી ડાળી પર કૂદી પડે ટપ કરતું ગોળ મટોળ અને લીસું કાચ જેવું ચમકતું આ ટીપું જોઈને તો પાંદડાની મજા આવે હો પાછી પાણીનું આ ટીપું તો વળી પાછું જાદુ એ જાણે બોલો એને તો જાદુ કરતા પણ આવડે અરે એને તો પોતાના રંગ બદલતાય આવડે જેની ઉપર આ પાણીનું ટીપું બેસે એના જેવા રંગનું એ થઈ જાય પાંદડાની ઉપર એ બેસે તો લીલા રંગનું બની જાય ઝાડ ઉપર બેઠેલા પતંગિયા ઉપર બેસે તો પતંગિયાના રંગો જેવું બની જાય ને આ ઝાડની કથ્થાય કથ્થાય રંગની ડાળી ઉપર બેસે તો વળી કથ્થાઈ રંગનું બની જાય બોલો હા ટીપુ તો જાદુ પણ જાણતું હતું પાણીનું આ ટીપુ હવે તો એક પાન ઉપરથી બીજે પાન ઉપર એમ મારું ઠેકડા મારવા ઘડીક આ પાન ઉપર જાય ને ઘડીક પેલા પાન ઉપર જાય ને એમ ઠેકડા મારે એ તો કૂદતું જાય ને આનંદ કરતું જાય એને તો ભારે મજા પડી એ તો ક્યારેક વળીએ ડાળીએ છેક લટકે અને થોડીક વાર એમ જ હિંચકા ખાય ડાળીએ ભારે મજા આવી હો ભાઈ એને તો વળી પવન ફૂંક મારે કે ટપ કરતુક ને ત્યાંથી ઝાડની નીચેની ડાળ પર છલાંગ મારે અને બીજું પાંદડું આ ટીપાને ઝીલી લે પકડી લે અને ભાઈ એટલું જ નહીં હો આ ટીપું તો બીજા નાના મોટા ટીપાઓ સાથે ભટકાય અને એમની સાથે ભળી જાય પછી તો શું થયું ખબર છે પછી તો આ ટીપું મોટું ને મોટું થતું ગયું એવડું મોટું એવડું મોટું કે ઝાડના પાંદડાને એનો ભાર લાગવા માંડ્યો હવે તો એનું વજન ઝાડના પાંદડાઓ ઊંચકી પણ નહોતા શકતા હો ભાઈ બિચારું પાણીનું ટીપું તો નીચે ગબડવા લાગ્યું જેવું એ નીચે જમીન ઉપર પડ્યું કે ધરતી માતાએ પોતાનું મોઢું ખોલ્યું અને એમ સીપ દઈને વરસાદના પાણીને એ ટીપાને તો પી ગયા બિચારા પાંદડાઓના બધા ટીપા ધીમે ધીમે ધરતી પી ગઈ અને બાકી વધેલા ટીપાને સવાર પડતા જ સુરત દાદાએ વરાળ બનાવીને આકાશમાં ઉડાડી મૂક્યા ભાઈ ઊંચે ઊંચે પેલું ઝાડ બહુ નિરાશ થઈ ગયું હો તેણે તો વાદળને ફરિયાદ કરી કે મારે હવે કોની સાથે રમતો રમવી મારી પાસે તો પાણીના ટીપાય નથી વાદળ કે એમાં શું હમણાં હું દરિયા દાદાને કહું છું એ તમારા બધા ટીપા પાછા લાવી આપશે લો બોલો એમ કહીને વાદળ તો ઉડતું ઉડતું ઉડતું દરિયા દાદા પાસે પહોંચ્યું દરિયા દાદાએ ઝાડની બધી વાત સાંભળી અને વાદળને પોતાનું પાણી આપ્યું એટલે વાદળ તો એ પાણી પોતાના પેટમાં ભરીને વળી પાછું ઝાડ પાસે આવ્યું અને પછી તો ફરીથી વાદળમાંથી વરસાદ વરસ્યો ભાઈ વરસાદ બંધ થઈ ગયા પછી ઝાડના પાંદડાઓ ઉપર ફરીને પાછા કેટલાય નાના મોટા ગોળ મટોળ ટીપાઓ ગેલ કરવા લાગ્યા ઝાડને તો બહુ મજા પડી તો ભાઈ આ ઝાડ અને પાણીના ટીપાની ભાઈબંધી પાક્કમ પાક્કી હતી ઓ આ બંનેને એકબીજા વિના ક્યારેય ન ચાલે એવા ભાઈબંધ હતા ઝાડ અને પાણીનું ટીપું તો ભાઈ મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો